આપડે કહીએ બરોડામાં આઠ અમેરિકા ગયેલા ડાક્ટરો હતા આપણા ઇન્ડિયનો એમને ભેગા કર્યા કે દાદા ભગવાન બોલા માટે હાડો દર્શન કરીશું છોકરો મેટ્રિકમાં આવ્યો નથી ગીતાબેન પૂછે છે આ ચરણ વિધિ નું મહત્વ શું એનો અર્થ શું એમ એવું છે ને જ્ઞાની પુરુષ ના ચરણ માં મોક્ષ પડે બીજી કોઈ જગ્યાએ મોક્ષ પડે અને જ્ઞાની પુરુષાર્થમાં એટલે જ્ઞાની પુરુષ સ્વીકારતા નથી જ્ઞાની પુરુષને રાઈટ નથી મહી ભગવાન પ્રગટ થયેલા છે એ અને પાર્સનાર તો મહાવીર તો હંડ્રેડ પર્સન્ટ જે માગે આપતા તૈયાર અત્યારે તું લઘુ આટલી ચીજો મને આપું તો ત્રણ જ રાખવા આપી દઈએ નિર્વિકલ્પ સમાધિ માગવું મોક્ષ માગવું દિવ્ય ચક્ષુ માગવું શું જે માગવું એ કોઈને કરાય નહીં કરવું તે જ જ્ઞાની પુરુષ કોઈ જગ્યાએ નહીં ત્યાં ભગવાન પ્રગટ થવા દે આપ માગીએ મરે એવું કરતું ત્યાં જ મરે એવું હોય તો જ કરાય રસ્તા દેખાડનાર બધા બહુ ગુરુઓ મળે શું ક્યાં રસ્તે ચાલ્યા જવાના સીધા નાકને દોરી હમ આ નાકની દોરી જોઈને હમ ચાલે નાક તો જે વાત ભરું તે બાજુ દોરી આવે આવું કેતરે લોકો ના આ કે અહીં તો મોક્ષ મોક્ષ કોઈને મળી ગયેલો છે હોય તો માગણી ઊંચી કરે છે તેના ડાક્ટર સમજી ગયા ને આ ના ખાવાની ચીજ કોઈ ખાતું છે કેટલું બધું એને મોક્ષ મળી ગયો બે અવતાર પછી નિર્વાહ અત્યારે સર્વ દુઃખો થી મુક્તિ થઈ ગઈ વિતરાગ ની વાણી થી સર્વ દુઃખો થી મુક્તિ થઈ જાય કેવું વિતરાગ વાણી સિવાય અવર ન કોઈ ઉપાય બીજો કોઈ ઉપાય આ દિગંબર જોન ફાઈ ગયા પાંચ મહિનાથી આ બધા કેલિફોર્નિયાથી આવ્યા છે વસંતભાઈ નો ફોન હતો જય સચિદાનંદ ગયા છે પછી અને બરોબર પહોંચી ગયા છે હા બધી ગયા હા પેલો કોઈ ફોરેન છે ત્યાં જવું છે ઇન્ડિયા ઇન્ડિયા જવું છે એમને હા અને કે ઇન્ડિયા જઈ અને એમને રાજકારણમાં પડવું છે રાજકારણમાં પોલિટિક્સમાં પડવું છે કે છે આ બહેનને ને અનિલભાઈને હિન્દુસ્તાનમાં કાયમી સ્થાયી થવા જવું છે અને રાજકારણમાં પડવું છે પોલિટિક્સમાં તમારે ઇન્દિરા થઈ ઇન્દિરા હોત ના દાદા પણ માણસ ખરાબ કાર્ય કરે છે તો ભગવાન એને રોકતા કેમ નથી આ બધી સમાજે આપડે ના ફાવતું હોય ને એટલે આપડે કઈક આ બધા દુઃખ એ કરે છે મારા જીવન જીવવામાં આ દુઃખ એ કરે છે એને આપડે દુઃખ માન્યું ખોટું કામ માન્યું તો ભગવાન તો એવું કહે છે કે એને મારામ વાત છે ને એ બધાને કશું કરવું પડે કે રોકેલા હોય એ એ પૂછે કે જો ચોરી ચોરી કરતો હોય તો ભગવાન કા માટે એને રોકતો નથી કે તું નઈ કરતો એમ કે ચોર ચોરી કરતો હોય તો ભગવાન એને રોકતો કેમ નથી કે તું સા માટે છે એ તેમ તે ભગવાન એ પૂછે છે કે તારી જવાબદારી પર કેની છે જવાબદારી તારી છે માર કે નિરાદે મતને બધું પ્રકાશ આપીએ દરેકને ભગવાન દરેક જીવ ને પ્રકાશ આપે છે જવાબદારી પોતાની જવાબદારી કરવાની એટલે ભગવાન માં હાથ ઘાલે ને ને એ તો કોઈની જવાબદારી પ્રકાશ છે પોલીસ પોલીસ વાળા જવાબદારી પ્રકાશ પોતાનું ભોગવવાનું હોય તો તું કરજે પછી ચોર તો બોલે છે એને સમજે નથી એટલે બોલે છે એ ભગવાન પણ પ્રેરણા કરશે ભગવાન પ્રેરણા કરે ભગવાન મને કરે એવું નથી એટલે આપણે જો સુખ જોઈતું હોય ભૌતિક સુખો આ સુખો તો બીજાને સુખ આપવું જોઈએ અને દુઃખ જોઈએ તો બીજાને દુઃખ આપવું જોઈએ આપણે સુખ જોઈએ તો બીજાને સુખ આપવું જોઈએ જેટલા ઘરાક આવે છે તમારે એ બધાને સુખ આપો તો ઘેર બેઠા તમારે તો સુખ આપશે એ દુઃખ આવશે દુઃખ આવશે એટલે તમારી જવાબદારી છે બધી હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ તમને સમજાઈ ગયું એટલે ભગવાન હાથ ઘાલતો નથી ભગવાન તો ભગવાન ભગવાન એટલે લોકોને સુખ આપો જો તમારા ભૌતિક સુખો તમને ગમતા હોય તો લોકોને સુખ આપો અને દુઃખ ગમતા હોય તો દુઃખ આપો અને મિક્સર ગમતું હોય સુખ ને દુઃખ મિક્સર આપો એટલે લોકોને સુખ આપણને કોઈ દુઃખ આપે ને તો આપણે એને સુખ આપવું તો આપણું ચોપડે ચોપડે ચોપડે ચોખ્ખો થઈ જાય જે આપી ગયો પેલા આપેલું છે તેમ લીધે અહીંયા આપી ગયો પણ હવે નવે જતી આપણે કોઈને આપવું નહીં હવે આવું આપણે કરીએ છીએ જેવું તમે કહો એવું આપણે કરીએ ને તો કેટલાક લોકો એમ માને છે કે એ બહુ પેલી પેસિવ સિંગિંગ કહેવાય બહુ પેસિવ કહેવાય પેસિવ એટલે શું કહેવાય એક્ટિવ ને પેસિવ કે ઇનએક્ટિવ ઇનએક્ટિવ એમ કે ઇનએક્ટિવ લાઈફ થઈ ગઈ આની પેસિવ થઈ ગઈ ઇનએક્ટિવ લાઈફ થઈ ગઈ આની એક્ટિવ લાઈફ ના કહેવાય કે તો ઇનએક્ટિવ લાઈફ થઈ ગઈ આની એક્ટિવ ને ઇનએક્ટિવ પેસિવ ઇનએક્ટિવ લાઈફ હા ઘણા લોકો એમ માને એક્ટિવ આ એક્ટિવ હતો નથી કોઈ આ બધી એક્ટિવ નથી એટલે માં હું એક્ટિવ છું છે જે એ તો અહંકાર કરે ને પોતે કરતો નથી આ તો પ્રકૃતિ કર્યા કરે છે ને કે છે હું કરું છું એટલી ભ્રાંતિ છે પણ એક ઉદાહરણ આપવું કે આપણા દેશની અંદર કોઈ માંદું થાય તો લોકો એમ જ માને કે હવે ભાઈ ભગવાનની મરજી કોઈ મળી જાય એટલે ભગવાનની મરજી એ ભગવાનની મરજી તો બોલે છે ને તે બાયણ પાસે આ વિચારો ખરાબ ના આવે એટલે હાલ કરીને શું કરે પણ ઘણા લોકો દવા અવલંબન લે છે ખોટો અવલંબન લેવું નહીં જોઈએ શું આપણે ખોટું કર્યું એટલે એને પશ્ચાતાપ કરવો જોઈએ શું કરવું જોઈએ પશ્ચાતાપ કરવો જોઈએ અને તો જ ભગવાનને પછી ભગવાન મરજી ભજન છે ને કે તમે ખોટી કલ્પના સીધા ધરો રે ધણીએ ધાર્યું હોય તેમ થાય માનવ જાણે હું કરું ને કરતલ દૂજો કોઈ તારા મનમાં કે ચિત્તમાં ન હોય કલ્પના સિદ્ધ ધરો રે ધણીએ ધાર્યું હોય તેમ થાય તમે ખોટી તલોટા જો ભગવાન તેની વાત વાત કરતા ને હાથે મોકર ખેંચવા સાથે દુઃખ જતું રહે સાચી વાત છે સાચા ભગવાન અમે નાના હતા ને બાપુજી દસ બાર વર્ષની આવીશ રોજ અમે મેટ્રિકમાં નપાસ થઈ એટલે મનમાં એમ થયું કે રડ્યા કરવું ને એમ થાય કે હું તો લે બહુ હોશિયાર છોકરીને નપાસ થઈ પછી ગામમાં સ્વામીજી આવ્યા હતા તો એના ત્યાં જઈને બેઠા તે ધૂન એક જ ધૂન ગાય શ્રી રામ જય રામ જય જય રામની ધૂન ગવડાવ્યા કરે તો પાછળ બેસીને ધૂન ગાતી હતી ગાતા ગાતા એટલો આનંદ આવ્યો ત્યારથી પછી અમારા ઘરમાં મારા બાના ઘરમાં રોજ રાત્રે સુતા વખતે પહેલા દસ થી પંદર મિનિટ ધૂન કરવા તો ભોળે ભાઈ ભગવાન નામ લીધા કરીએ બીજું શું એમાં બહુ લાંબી કઈ ચર્ચા ની કઈ સમજ પડે નહીં એમ પડે નઈ એમ હા દે તો જાય એડ્રેસ તો દાદા અમને હવે સમજણ પાડો તમે કે અમને સમજણ પાડો એડ્રેસ ભગવાન નું કોણ જોડ્યા એ સરનામું કહો ભગવાન નું તો ફોરેનના બધા સાયન્ટિસ્ટો હતા ને એમને પૂછ્યું કે આ દુનિયા મને કે કોણે બનાવી હું જે વાત કરું ને તો તમારે લૌકિક વાત જાણવી છે કે અલૌકિક તમે જે કયો લૌકિક લૌકિક સમજ તો તમે જાણો છો ને અલૌકિક અલૌકિક હા અલૌકિક વાત છે એટલે પછી કડવી નહીં પડે ને ના ના કાઈ ન પડે એ વાસ્તવિક હોય પેલું બધું જોવાનું છે બધું નાના છોકરા કે એટલે મને ફોરીના સાહિત્ય પૂછ્યું કે દુનિયા કોણે બનાવી છે કે તને શું લાગે છે ત્યારે અમારે ક્રાઇસ્ટે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટર અને એક અબજ માણસ માનીએ જ કે God is created correct by Christian viewpoint Indian viewpoint Muslim viewpoint not by fact વાસ્તવિકમાં એવું નથી શું કહ્યું તારા વ્યૂ પોઈન્ટથી બરાબર છે શું સમજ્યા તમે માને તો એમના માણસો બનાવ્યા છે ક્રિશ્ચનો પણ તે વાસ્તવિક નથી મને કે ક્યાં રહે છે તને શું લાગે છે ઉપર ઉપર તો બાપો રહેતો નથી આકાશ છે ખાલી એ તારી બધી જો લોસ પકડ્યો હજુ ગયો જો ના રહે તો અરજી કરી શું થાય ડાક્ટર મને કે સાચી હજર લખાવો God is in every creature whether visible or invisible તારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર એટલા બધા છે ના દેખાય દૂરથી ના દેખાય એથી નાના એથી નાના એ જંતુ આખું જગત બ્રહ્માંડ આ જંતુથી જ ગયું તેની મેં ભગવાન અને એ ભગવાનને કાગળ પહોંચાડો છે તમારી મેં રહેલા છે એનું નામ શું સુધાર્થમાં શું કહ્યું હવે તમે શુદ્ધાત્મા ભગવાનને તમે અરજી કરો પહોંચી જાય અને ઉપર ખ્વાજ કરી ઉપર આકાશ છે કઈ અંશ પછી એને મેં કહ્યું પાછું તારી વાત ખરી છે એમ માનીને અમે તારી વાત કરી આવે કે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ એવું અમે માનીએ તો કઈ સાલ બનાવીએ કે કે હું તો જાણતો નથી કઈ સાલ બનાવ્યું છે પણ બનાવ્યું છે ને ખરું કદાચ તું ના જોડતો વાંધો નથી પણ એની શરૂઆત થઈ ગઈ છે બનાવવાની આ શરૂઆત થઈ ગઈ છે બિગિનિંગ થઈ ગઈ છે તમે બિગીનિંગ થયું તેને એન્ડ આવે ખરો આ બિગીનિંગ થયેલો એન્ડ આવે તમે આ જગત અનાદિ અનંત છે કેવું છે અનાદિ અનંત શબ્દ સાંભળેલો સાંભળેલો ખરો હવે અનાદિ અનંત અર્થ શું થાય એવર લાસ્ટિંગ જોબ બનાવવાની જરૂર જ નથી કોઈને એવર લાસ્ટિંગ થાય ને બનાવવાની જરૂર નથી આ તો ભગવાન ક્રિએટર શા માટે લોકો ગોઠવેલું કે આ વિચારું લોકો છે ને બધા પાર લોકો આ અવિચારું છે અને વાઇલ્ડ લાઈફ વાળા લોકો તે લોકોને ભય ના રહે ને તો આ ચોર બોલ બધું લૂંટી લે હું એટલે ભગવાન છે ભગવાન ક્રિએટર છે ભગવાન આમ કરશે તને આમ કરશે તું દુઃખી થઈ જઈશ તો હે ને એટલા માટે આ ગોઠવ્યું પણ વિચારે માણસને માટે આ નથી તમને વાત ગમી હે તમે તો આપણા આપણા હિન્દુસ્તાન બધા સંતો એમ કે ભગવાન ને પણ હે ભગવાન બરાબર બેઠો દવડો બેઠો છે જાણવું જોઈએ ને કે ના જાણવું જોઈએ The world is the puzzle itself. Itself puzzle થઈ છે કોયડો અને એ કોયડા બધા કોયડા જ જન્મ કરે શું કરે એટલે તમારી ભાઈ બેઠેલા અને ભગવાન ચલાવતો નથી ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે આ જગત નવરો નથી ભગવાન હા દેખાય છે દાદા ભગવાન ના હા તો ભાદર ના પટેલ છે અમુક ગામ શીશા શીશા જોડે ભાદર ગામ છે તેના પટેલ છે ને તે પાસે જ્ઞાની પુરુષ છે અલૌકિક પુરુષ છે કેવા છે જ્ઞાની પુરુષ એટલે વર્લ્ડની ઓબ્ઝર્વેટરી કહેવાય બધું પૂછાય પણ ભગવાન ભગવાન ભાઈ પ્રગટ થઈ ગયા છે દાદા ભગવાન શું આમ કરીને નમસ્કાર કરું મારે ચાર ડિગ્રી ઓછી છે ને તે પૂરી કરું એટલે સર્વસત્તા થાય શું એટલે ફૂલ ફૂલ ઇન્ડિપેન્ડન્ટ થઈ જવું માણસને ઇન્ડિપેન્ડન્ટ થવાની જરૂર છે ડિપેન્ડન્ટ સીધું છે બધા જે બધી વ્યવહારિક તમે સૂઝ આપો છો તો સુલેમાનની વાત તો મને બહુ જ ગમે સુખી કેમ થાય લોકો આટલા બધા દુઃખ માં સુખ કેમ થાય દોડા દોડા દોડા પેલા ગુસ્સા કોઈ લોકો પર ખીજાય પણ આવું કઈ સૂઝ પડે આમ તો બધું ખ્યાલ આવી જાય કે હવે અર્થ વગર આજે દાદા એ બીજી શું જાણું પાછું આજે અમને ટિકિટ મળી એનો દાખલો કેવો બિચારા હોય હા કરું હું આ કરે કેટલું ડિપાર્ટમેન્ટ ડન પડવું તો બેન બે દાડા પહેલા હા પણ હું સ્વતંત્ર થયો છું થોડો બાકી રહ્યો છે સ્વતંત્ર એવો સ્વતંત્ર થયો છે સત્યાવીસ પછી ટેન્શન ઉભું નહીં જીવન જીવવું જોઈએ એના માટે છે આ બુદ્ધિ બુદ્ધિ બધી એના માટે માર્ગ ના મળે તારે માણસ ઊંધાય દાદા આગળ માર્ગ આપે માર્ગ આપે પછી છોડે હું અહીંયા એ રમાડતી કેરી છે? સાંભળ દાદાનું બહુ સરસ નામ છે તને એની કેરી છે એ રાખશે છોકરાઓ રમાડશે ક્યારે આવતી નથી કેરી અહીંયા તાર તો પાસે ચાખી જવો એની કેરી રાખી જો દે. કઈ પણ કોઈ વાતો એ રિલેટિવ વાતો નહીં રિયલ રિલેટિવ કેવું રિયલ રિલેટિવ બાર તો રિલેટિવ વાતો તારે શું? ઠંડક જેવી થઈ ગઈ શાંતિ થઈ ગઈ કોઈ વસ્તુના આધારે હું જીવવું છે એનો અર્થ શું છે લોકો મગજની અંદર કઈ ના કઈ જાતના ટેન્શન લઈને ફરિયાદ કરતા હોય છે લોકો મગજની અંદર કઈ ને ટેન્શનો લઈને ફર્યા કરતા હોય ટેન્શન લઈને ફર્યા મેળાપ થઈ જાય એકવાર આપનો મેળાપ થઈ જાય તો બધું હલકું થઈ જાય છે એવું કે છે હલકું થઈ જાય મારા જેવો થઈ જાય જો થોડો વખત મારી જોડે રહ્યો ને મારે જવું થઈ જાય છોડી દે તો એના માટે સારું ને છોડી દે તો તેમના માટે સારું હોય ભાવના રાખ્યા કરી આ એક ગેલન હતા અને પછી મને મળ્યા પછી બીજા બંધ મારે દર્શન કર્યા પછી બીજા બંધ થઈ દાદા ભાવના પેલો બસો છ નો આપ્યો અમારી પાસે અમારી વચ્ચે આવવું પડે પહેલી વાર માપ્યું કામ એટલે તો ગણે બધા ભેગા કરી છે ભેગા રસ્તામાં વહીવટી રજા લે છે પાછા આવશે બેન દાદાજી કે કઈ સત્સંગ જય સચિદાન હા ના દાદાજી અડધે સુધી આવ્યું છે હજુ હવે મારે પૈસા મોકલવાના છે ત્યાં ઇન્ડિયા આપડે હવે માલ લઈએ તો એને પૈસા તો આપવા પડે ને પેલા હીરા માટે હીરા મોકલે હા આમ તો વગર પૈસે મોકલે એમ છે પણ કે સારું નહીં કહેવાય ચોથી હજાર પછી લાવવાની સરકાર તેમની પાસે લાયસન્સ પણ છે ના નહીં લે એ પણ દાદાજી એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો ધંધાની પરમિટ મળેલી એટલે તેના પર એ લોકો માલ સપ્લાય ગમે ત્યાં કરી શકે મકાન મકાન લેવાનું મળ્યું એટલે ભાડાના મકાનમાં રહીએ જ છીએ ભાડાનું મળ્યું ખરું હા દાદા તરત જ મળી ગયું હતું તરત જ મળી ગયું હતું બે ત્રણ વાર આવવાની ઈચ્છા કરે પણ નહીં આવવાની હા બે ત્રણ લાભ લઈ લો હા જ્યાં બેઠો આવેલો ઘરે આવશો ને ઘરે ના હવે હવારથી આવીને પડી રહેવાનું રાખજો તમે ઘરે આવશો ને અહિયાંથી પચીસ માં આવેલા જ છે હા ઇતિહાસ શું છે કે હા ગેરન વાળા શું અરુણભાઈ કે છે કે ગેલા નો ઇતિહાસ શું છે કે છે એ બધું આ નિર્દન બધા વાત કરે હું ક્યાંય હા તમારે કઈ પૂછવું પૂછો વાંધો નહીં જે પૂછવું આ ભાઈ મારી સાથે આવ્યા છે એ ભાઈ મારી સાથે આવ્યા છે એ પૂછ્યું છે કાલે જ્ઞાને છે અહીંયા લેવું હોય તો એક કલાક જગત વૈજ્ઞાનિક રીતે છે આ લોકો માણસ એવું નથી લોકો કાલ્પનિક જગત માણસ અને સાચું જગત છે જગત કલ્પના આ દેખાય છે બધું રિલેટિવ સત્ય છે અને મૂળ રિયલ સત્ય છે શું છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા મિથ્યા નથી રસ્તામાં પોલીસ પકડે ને વિચાર કરો મિથ્યા હમણાં આપડે ડાક્ટર છે ને તે હમણાં એમના પેલા ફ્રેન્ડ આવવાના છે ને બારગામથી એમને એરપોર્ટ પર લેવા ગયા હતા તો ગાડી બહાર મૂકી હતી એમણે અને અંદર લેવા ગયા જોવા માટે તો એમને થોડી વાર થઈ ગઈ તો પોલીસ વાળા ગાડી ઉઠાઈ જતા રહ્યા ગાડી ગાડી ઉઠાઈ ગયા ત્યાંથી આખી ગાડી હા અને પાંત્રીસ ડોલર આપવા પડે ત્યાં ગાડી આપી પાછી <laughs> હા મારી સાથે ભણતા ડોક્ટર છે ઇન્ડિયા બહુ સારું કહેવાય સ્ટેટ માંથી આવ્યા ઇન્ડિયા ઓહાયોની પેલી ઇન્ડિયાના સ્ટેટ બરાબર સાથે પણ ડોક્ટર હા એક જ ક્લાસ એક જ ક્લાસમાં વડોદરા જ ભણેલા બે જણ રાંદેર ખરું ને રાંદેર થી ત્રણ રાંદેર ની બાજુમાં કયું ગામ જોથાણ જોથાણ રાંદેર ની બાજુમાં રાંદેર ની બાજુમાં રામ તેરીસો જોઠાણ જે O T H A N Jothan railway line Gothan ગામ છે ને તેની ગોથાન ગામ છે ને ગોથાન એની જગ્યાએ કર્યું બાજુ ત્રણ માળ થાય હા બીજા ડાક્ટરો હોય ને દાદા કાલે પાછા જો ભાઈ એટલે <laughs> દાદા નો પ્રેમ છે વ્યાખ્યા છે તમે કહો એ તમે કહો તે એમ કહે છે પ્રેમ જોયેલો જ નહીં મેં ક્યાં જોયેલો મને આવી રીતે જ કે દાદાએ ભરી લીધો છે કે છે પ્રેમની ડેફિનેશન સમજવી પ્રેમ કહીએ એક શંકા કઈ પણ સાધારણ પ્રેમ હોય આખા ગ્લાસનો ચારસો પચાસ ગ્રામનો ગ્લાસ ગ્લાસ હોય તેમાં પાંચ ગ્રામ એ છે પ્રેમ હોય તો માતાના એક વલણમાં પ્રેમ આ શક્તિ ઘટી જાય વધી જાય ઘટી જાય વધી જાય શું કહેવાય આ શક્તિ ગાર ને એ ઘટી જાય વધી જાય અને પ્રેમ મારી પાસે હોય પ્રેમ વ્યાખ્યા છું તમે અમને ગાર બોલો તો એવો પ્રેમ એ પૂરા ચડાવે તો એવો પ્રેમ પ્રેમ ગધવત ના થાય એનું આમ પ્રેમ કહેવાય વધે નહીં ઘટે નહીં એનું પ્રેમ પ્રેમની ડેફિનેશન સાચી જગત તેમને પ્રેમ મારો પ્રેમ ભગ્ન થઈ ગયો મેં મહેરબાને ચક્કર છું પ્રેમ હતો આપણે ગાળો પડીએ ને તારે તો મજાનો પ્રેમ છે દરિયો અને તમારે ગાળો પડો ઢોલો ભરતો પ્રેમ જતો નહીં અને ખુલાસ તમે ચડાવો તમારો વધી ન જાય હા અમારે કોઈ હજાર ડોલર મને હું તો ભાઈ પૈસા લેતો હું મારા ઘરના કપડા પહેરું છું પણ એક તમારા સુરતના ડિસ્ટ્રિક્ટના કલ્યાણ માટે એક મંદિર સંકુલ હતું અને આખા હિન્દુસ્તાન બનાવ્યું એ ભક્ત બંધાય છે એને કોઈ પાંચસો ડોલર આપે કોઈ હજાર આપ્યા કોઈ પાંચ હજાર આપે દસ હજાર આપે શું અમને દસ હજાર આપ્યા છે એમ જે પ્રેમ ઘટી ના જાય કોઈ પાંચસો આપે અને પચીસ હજાર આપે છે હા અમને લાભ નથી શું નથી કહીએ કયા વ્યવહાર બધી બનવાનું વાસ્તવિકતા કઈ પણ પ્રેમ તો પ્રેમ ગટબત ના થઈ જાય અને દાદા કશું ના આપે તો એ ફક્ત એમ તો હોય ના આપે તો અમને મને એમ થઈ ગયા કેટલું હિત કરેલું સાધન મળ્યું છે તોય નહીં થતું ના હોય ના આપે એનું પણ હોય ને ના આપે તો આપણે મને એમ થાય કે આ બાળકની ભૂલ થઈ રહી શું થયું ફરી ફરી આ ફરી નહીં આ જ્ઞાની બુદ્ધ મળશે નહીં જે કોઈ પર માગે નહીં એ કોઈ પર લે નહીં કેટલું જે તમારા હિતને માટે છે કે આપ કરજો શું કહ્યું તમારા પોતાના હિતને માટે એટલે આવી રીતે પ્રેમ અમારો ઘટ્યો જ નહીં હવે દાખલો આવ્યો તમને ગમે આ દાખલો ચોક્કસ થોડો પ્રેમ કરો પછી કેટલો સાડી ચારસો ગ્રામનો હોય તેમજ પચાસ ગ્રામ હતું બીજું ચારસો પાંચ પાંચ ડાયજો ટેવ કરેલો અને આ જ્ઞાની પૈસા હોય તો પ્રારંભ હોય આપીએ અને પચીસ હજાર બગાડીએ તો કે નલાયક છે કોઈ અવગુણ પુસ્તક ના રહ્યું છે આટલું સમજવું નહીં રીતે સમજાય કરિયર ફૂલ છે એટલે આ બધી આસક્તિ છે જરૂર ને આસક્તિ આસક્તિ સમજીને કરો એટલે પૂરી જ્ઞાન ના થાય આપણને દુનિયા કોને બનાવી છે કઈ પણ મને કઈ જગ્યાએ કઈ સ્ટેજ પર રહે છે ભગવાન શું તમને ગુરુવારો વખતે એક રકમ જોઈએ તો આપણે બીજી સામે લઈ જાય ઓર ગુણ્યા ગપ કેટલું આપણે કહીએ કે નવ મૂકી લે ગપને બદલે બે ગપ મોટું ગપ વધારે મોટું ગપ વધારે મોટું ગપ્પો એટલે આ ઉપર છે ઉપર બધા ગાડા એટલે ગમે તેનું નામ દે એટલે કશું વળે હાથ આપ્યો એટલે પ્રકાશ ના જાણશો તો બધી ઘેર પોતે ખરો આ ઘેર આવી શકે ખરો સાપ્યો એટલે ભગવાન સાપ્યો એટલે ના જાણતા ભગવાન ઘેર આપણી વાત પહોંચી શકે એટલે ભાઈને સાયન્ટિસ્ટે પૂછ્યું ભગવાનનું સરનામું લખાવ્યા છો મેં કહ્યું God is in every creature whether visible or invisible invisible તારી મારી વચ્ચે ઘણા ક્રિયા છે તમારા ના દેખાય જમીન થી ના દેખાય એવા નાના નાના ક્રિએટ થતી જ ભરેલું હશે અને મેં ભગવાન લઈ આ કાપી એટલે કાપી ખુશ થઈ જાય એ ચાલે તમારા પાદરીઓ કેમ એડ્રેસ ખોલી નાખ્યું છે ભગવાન જોણ ખરાય નહીં બકરી બકરી બકરી છે બધી મરઘી બધી મરજી ઓછી ખવાય નહીં ઉપર કઈ ઉત્સાહ કરે ભગવાન પર દોડી ના દેવાય પોલીસ તરીકે બધું કેટલું ખાધો હાલાની ચીજો છે કાલે બે આ ઘઉં ચોખા એ બધું જીવો જ છે ભગવાને ભેદ રેખા પાડીએ લાઈનો બીમાર કરી નાખી કે જે જીવો બેભાન છે એને આપણે કહીએ ઘઉંને કે અમે બાફા મૂકીએ છીએ તો એ નાખી ના જાય એને દરવા મોકલીએ તો નાખી ના જાય જે ખાજો કે અને જેના મળીએ ને ત્રાસ પામે અને દોડધામ કરીને ભય લાગે છે એટલો કોન્શિયસ છે એને ના ખાતો આ લાઈને બીમારી ના આવે તમે હું તો જીવો તો આપણે આ બંધ થઈએ છીએ તો ભગવાન કહે છે અમે કોર્પોરેટ નથી માટે એમને દહીંને વલોઈને તેલ મરચું બધું નાખીને ઉકાળી આ જો તમે ઘણી વાત ત્રાસ થાય છે આપડે બંકોળ જોશો ને આવા ફરાજી હતો મંગોળ જોતો આપણે ભય લાગે ને એને દરેક ને જીવ વાલો હોય દાદા પર પડલો આપો નથી પડતું કે આપણે ભગવાને દાદા પર જ પડલો આપો આખો દાદા પર જ પડેલો હા એ તો વિચાર ના છે કોન્ટેક્ટ નથી એ જુઓ છે પાપ તો લાગે કે છે તાર ભગવાને કહ્યું કે જે કોન્ફિડન્સ નથી તે લોકો તમે ખાશો એ ખાઈને તમે કઈ યોગ કરશો તો ડાક્ટર થઈને હેલ્પ કરશો લોકોને ડાક્ટર થઈને લોકોને એ કરશો સેવા કરશો બીજી કઈ સેવા કરશો તેમાં જે કમાશો તમે પ્રેમ બરાબર ને પૈસા કમાવો તમે ખાજો પણ જે પ્રેમ કમાશો એમાંથી તેર દસ ટકા એ લોકોનો ભાગ છે શું કે છે એમના પાસે જાય છે જ ઓટોમેટિકલી અને તે બીજા અવતારમાં કોન્શિયસનેસ પણ આવે છે સમજ પડ્યું ને માટે નિરાશ સારી શું ખોટું કહે છે ભગવાન ખોટું કહે છે બરાબર ઓગસ્ટ ટકા તમારું પૂર્ણમાં જવાનું નેવ ટકા તારી પાસે રહે એટલે નફામાં તો આપણી પાસે નફો જ રહે ભલે દસ ટકા જાય ખાઈને પછી કમાયા નફો ટકા નેવ ટકા રહે દસ ટકા એનો રહે તો આપણે પ્રોફિટ રહ્યો ને આવી રીતે ચાલે છે ઘી પીજો દહીં ખાજો માખણ ખાજો ઘી ખાજો શું એ રસરોટલીમાં ઘી લેજો આપણું નથી આવતું એવું થાય જેવું બનાવીએ કેવા કેવા મારી બસાડા અને પેલું ખાવાનું ના કર્યું છે છતાંય કંઈક લોકો કે છે ભાઈ અમારે બાપ દાદા ખાતા આવ્યા છે કે તમે ખાવ ખરા ખાવ તો તમે જાતે કાપીને ખાજો કે જેમ આપણે બટાકા છે દૂધી છે જાતે કાપીએ છીએ એટલે આપણા હૃદયને કંઈ દુઃખ થતું નથી ને મગી કાપીએ તો તો આપણા હૃદયને દુઃખ થાય એ ખાચ્યો નહીં નહીં તો હૃદયનું ઉપર અસર થશે અને હૃદય જો મજબૂત હોય તો કાપવા માટે હૃદય જો ગભરાતું ના હોય ચીબીડતા ના હોય કે કોન્સેપ્ટપણું ના હોય તો સાજો ઠીક છે તમને કેમ લાગે વાત બરાબર એટલે અહીં અમેરિકામાં કેટલા વાત સાંભળીને બધા એ ખાવાનું બંધ કર્યું આપણા પછી એ પાછા સાવ સાંભળે તો બંધ કરી તો કોઈ કઈ આવ્યા આવ્યો એટલે એકલા હોય તો ખાવા માટે સમજે એટલે પેટમાં એવું છે ને કેટલો ફોરેન નો પેલો કોણ થઈ ગયો છે બર્નાડ શો બર્નાડ શો એ બર્નાડ શો ને પૂછ્યું કે તમે નોન વેજીટેરિયન કેમ ખાતા નથી નોન વેજીટેરિયન મરઘી ને એ બધું કે મારું આ પેટ છે ને એ કબ્રસ્તાન નથી કે છે શું કે છે કબ્રસ્તાન હા મરદાનું મરદો ટાંકવાનું છે આ જગ્યા નથી ફરી એક મોટો માણસ આવે તેને ફરી પૂછ્યું ઉતાર પછી આપણે આપણા લોકોને નોન વેજ ખાવાનું થઈ ગયા છે તમે કેમ આપણને ખરો પુરાવો આપો કે આ વોન્ટ સુધી બી એ સિવિલાઇઝ મેન આખો પશ્ચિમ દેશ ના ઉપર બધાને મૂર્ખ બનાવ્યા આ વાક્ય એ લોકો પશ્ચિમ વાળા દાટી દીધું પશ્ચિમ ને મોટા મોટો પથ્થર માર્યો એટલે આમ સિવિલાઇઝ કરે છે એ ગમે નહીં ને એટલે વાક્ય તો બહુ દાબી ગયું પેલું વાક્ય ખુલ્લું રાખી છે તમે ઇંગ્લેન્ડ ગયા હતા બધી વાતો બધી મને કહું સારા માણસ સમજવું પડશે આમ જાઓ ગપ્પા ચાલ ગપ્પા થાય થાય તમને લાગે છે મને ટેન્શન નહીં હોય એવું લાગે છે મને લાગતો નથી મોડા પર ટેન્શન ના હોય એવું લાગે છે હે સત્યાવીસ વર્ષ સુધી નથી મને સત્યાવીસ વર્ષથી ટેન્શન નથી એવું જીવન જીવી શકાય છે તો તમે કેમ ના જીવો એવું કહું છું ડોલર ઓછા છે ઓછા છે અમે ડોલર સાથે લેવા દેવા અને છોકરા ચાર હોય કે એક હોય તેની સાથે લેવા દેવા વાત જ સમજવાની છે ફક્ત સમજવાની જરૂર આ ભગવાને બનાવેલું જગત તમને લાગે છે એવું ભગવાન બનાવેલું નથી આ ફોરીના સાયન્ટિસ્ટ પૂછ્યું કે અમારા ભાઈ જે કે છે કે ગોડ ઇઝ ક્રિએટર અમે એક લાખ એક અબજ માણસ માનીએ છીએ કે ગોડ ઇઝ ક્રિએટર મેં કીધું હું ક્યાં પણ ના પાડું છું તે હું કહું છું God is created correct by Christian viewpoint by Indian viewpoint by Muslim viewpoint not by fact ભગવાન બનાયા છે જેમ કુ ભેગા થઈને પાણી પડે એમાં કોઈ પાણી પાડનારની જરૂર નથી મેકની જરૂર નથી કેવી ઉપર તું એટલે ઉપર ગયા પછી આ વરસાદ પડે ને કોણ પાડતું સંજોગો દયા થઈ ગયા શું થઈ ગયું કેટલા બધા સંજોગ ભેગા થયા હતા હું દાદા તમારી વાત કરું અને આ સ્ટેજ પર દર્શન જોગા તે સ્ટેજ પર બેઠા છો ત્યારે આ વાત નીકળે તે ત્યાં બેઠા હોય તો વાત ના આવી તે ટાઈમ વાત સમજે એવા પ્રેગ્નન્ટ લોકોને ટાઈમ રોકી જાય છે દાદા મને ભાવ